જ્ઞાન યોગ અજ્ઞાન યોગ યોગ સાધના કરીએ તેનાથી વિકાસ થાય ને પહેલા આપણે નક્કી કરવું પડે કે યોગ સાધના કરીને આપણે શું પ્રાપ્ત કરવું છે શેની પ્રાપ્તિ માટે આપણે યોગ સાધના કરીએ છીએ પૈસા કમાવા માટે કે ભણવા માટે બધી જાતના દૈહિક વિકાસ માટે આ બધી સાધના કરે છે એ તો મનની કે દેહની સાધના કરી રહ્યા છે ને આચાર્ય જોડે રહીને કરીએ તો પણ માર્ગદર્શન બે જાતનું છે એક રિલેટિવ અને એક રિયલ રિલેટિવ માટે તો બહાર ઘણા માર્ગદર્શકો છે માટે આપણે નક્કી કરવું જોઈએ કે કયું જોઈએ છે જો સર્વ દુઃખોથી મુક્ત થવું હોય તો આ રિયલ માર્ગદર્શન પ્રાપ્ત કરવું જોઈએ માટે તમારે કયું જોઈએ છે આ પૈસો બૈસો તો બહાર રિલેટિવમાં મળી રહેશે કારણ કે એ મહેનતથી ફળ તો મળશે ને પણ આ અહીં તો આત્માની યોગ સાધના કરવામાં આવે છે એટલે સર્વ પ્રકારે કામ પૂરું થાય ધ્યાન અને યોગમાં ફેર શો છે ચાર પ્રકારના યોગ એક દેહ યોગ દેહમાં પાછળ ચક્રો હોય છે ત્યાં આગળ એકાગ્રતા કરવી એને દેહયોગ કહે છે એ યોગની કિંમત કેટલી તો કે વ્યગ્રતાનો રોગ છે એટલે એકાગ્રતાની દવા ચોપડે છે એકાગ્રતાની જરૂર તો જેને વ્યગ્રતાનો રોગ છે તેને છે જેને જે જે રોગ હોય તેને તેવી દવાની જરૂર છે આ તો માત્ર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે એનાથી તો માત્ર ટેમ્પરરી રિલીફ મળે છે આ રિલીફને જો છેલ્લું સ્ટેશન માને તો એનો ક્યારે ઉકેલ આવે જો આ એકાગ્રતાની દવાથી ક્રોધ માન માયા લોભ જતા હોય તો એ કામનું આ તો પચીસ વર્ષ સુધી એકાગ્રતા કરે યોગ સાધના કરે ને જો ક્રોધ માન માયા અને લોભ ના જાય તો શું કામનું જે દવાથી ક્રોધ માન માયા અને લોભ જાય એ દવા સાચી આ યોગ સાધના તું કરે છે તે કોની કરે છે જાણેલાની કે અજાણ્યાની આત્માનો તો અજાણ્યો છે તે તેની સાધના શી રીતે થાય દેહને જાણે છે અને દેહની જ યોગ સાધના તું કરે છે તેનાથી તે આત્મા ઉપર શો ઉપકાર કર્યો અને તેથી તું મોક્ષને ક્યારે પામી શકીશ બીજો યોગ તે વાણીનો યોગ તે જપ યોગ એમાં આખો દાડો જપ જપ્યા કરે આ વકીલો વકીલાત કરે છે તે વાણીનો યોગ કહેવાય ત્રીજો યોગ તે મનોયોગ કોઈ પણ પ્રકારનું માનસિક ધ્યાન કરે તે પણ ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કરે તેનાથી કશું વળતું નથી ગાડીએ જઈએ ને સ્ટેશન માસ્તરને કહેવું પડે છે ને કે મને આ સ્ટેશનની ટિકિટ આપો સ્ટેશનનું નામ તો કહેવું પડે ને આ તો ધ્યાન કરો ધ્યાન કરો પણ શાનું એ તો કહે પણ આ બધું ઠોકાઠોક ચાલ્યું છે ધ્યેય વગરનું ધ્યાન એ તો ઠોકાઠોક કહેવાય એવા ધ્યાનમાં તો આકાશમાં પાડો દેખાય અને એને લાંબુ પૂંછડું દેખાય એવું ધ્યાન શું કામનું નહીં તો અડસઠે ગાડી ચાલી તે કયા સ્ટેશને રોકાશે એનું એ નક્કી નહીં ધ્યેય તો એક જ્ઞાની પુરુષ પાસે જ છે ત્યાં જીવતો ધ્યેય પ્રાપ્ત થાય તે સિવાય હું આત્મા છું બોલે તો કામ થાય નહીં એ તો જ્ઞાની પુરુષ પાપ બાળે જ્ઞાન આપે ત્યારે ધ્યેય નક્કી થાય સ્વરૂપ જ્ઞાન આપે તો ધ્યેય પ્રાપ્ત થાય એ સિવાય હું શુદ્ધાત્મા છું બોલે તો કશું વળે નહીં એ કોના જેવું છે ઊંઘમાં હું વડો પ્રધાન છું એવું બોલે તે કશું ફળે મનના યોગમાં ધ્યાન ધર્મ કરે પણ આ બધા રિલીફ રોડ છે છેલ્લો આત્મયોગ એ થયા સિવાય કંઈ જ વળે તેમ નથી આત્મયોગ પ્રાપ્ત થયો નથી તેથી જ તો આ બધા પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે ને આપણે અહીં શુદ્ધાત્મામાં રહીએ એ આત્મયોગ છે સ્વરૂપનું જ્ઞાન એ આત્મયોગ એટલે કે પોતાનું સ્થાન છે બાકી બીજા બધા દેહયોગ છે ઉપવાસ તપ ત્યાગ કરો એ બધા જ દેહયોગ છે એ ત્રણેય યોગ મન વચન કાયા ફિઝિકલ છે આ ફિઝિકલ યોગને આખું જગત છેલ્લો યોગ માને છે આ બધા યોગ માત્ર ફિઝિકલ પ્રાપ્ત કરવા માટે છે છતાં આ ફિઝિકલ યોગને સારો કયો છે આવું આવું કંઈકેય નહીં કરે તો દારૂ પીને સટ્ટો રમશે એના કરતાં આ કરે છે સારું છે અને આનો ફાયદો શો છે કે બહારનો કચરો મહિના પેસે ને રિલીફ મળે અને મનોબળ મજબૂત થાય બાકી છેલ્લા આત્મયોગમાં આવ્યા સિવાય મોક્ષ થાય તેમ નથી